<laughs> આબુ તો અમારે તો થઈ જાય એમને લોકાચાર નું બંધન બહુ બહુ મોટું એ બહાર સંસારીઓ બાકી ઘેર ના આવે તો કોણ પડે ત્યારે ઘેર તમે તે ખુશ થઈ ગયા બધા આશીર્વાદ લઈ લે પછી બધાને ચરણ નમસ્કાર કર્યા આશીર્વાદ લઈ લીધા પછી પેલી સવાર ના પાસે દર્શન દાદા ના થયા એટલે તો બહુ લસ નથી પાડું કે મને તો દાદા ના હાથે થયું મારે તો કે બહુ આ બધી મહાસત્રજી તક તું બહુ પાડી અમે બધા રહી ગયા કે છે રહી જવાની વાત કરી આવે રહી ગયા <laughs> ગમે તે કપડાં પહેરે તો ગમે તેવા કપડાં પહેરે તો ત્યાગી ના કહેવાય કેવું એનું જ્ઞાન આ તો બાજુ વેગને તું કોકને બહાર ચડાવો કોકને સ્ત્રી પુરુષ એટલે બધા મોટા મોટા આચાર્ય માણસો ત્યાગી જે ભાઈ તે બધાને દર્શન યોગ્ય શું કહે ત્યાગીઓને મને દર્શન દર્શનીય પુરુષ આખા વર્ગનો દર્શનીય પુરુષ કહેવાય આખા ને દર્શન દર્શન કરવાના માટે યોગ્ય પુરુષ આચાર્યોને સાધુઓને રાજાઓને મહારાજાઓને બધાને ત્યાં આગળ આપણા સંસાર જેવું માને હવે સંસારી મનાય છે કોઈ જ્ઞાની સંસારી હોતો જ નથી એક ક્ષણવાર એક ક્ષણવાર સંસારી હોતો જ નથી ત્યાગી હોતો નથી ત્યાગી વાળાનો આ ખાડો ને સંસારી વાળાનો આ ખાડો બે ખાડા બે ખાડા છે જ્ઞાની જ હોય છે જ્ઞાની જ્ઞાની જ હોય છે ત્યાગી નથી હોતા અને સંસારી નહીં હવે સમજાય ના પડે એટલે શું થાય એ આગળ જેઠમાં સમજણની મોટી ઘેર બે ને કોઈ આચાર્ય મારે મને પૂછે કે અમારે શું કરવું સાહેબ તો મને શું નહીં પાડવું જ્ઞાની પુરુષ ના ત્યાગી ગણાઈએ જ્ઞાની બીજી કોઈ જેની જતા જ નથી એ ક્ષણ જ્ઞાનની બહાર નથી એવા જ્ઞાની અજાની કહેવાય એ કેવું નાની કહેવાય તો નાપાસ થયા મારે કઈ ગુનો કર્યો નાપાસ થયા કઈ ગુનો કર્યો અત્યારે તો આપણા આજના અત્યારે તો કેવી હશે નથી મને સંસારી કે એનો સંસારી જોડે વ્યાર છે પાસ એ સંસારી છે ને આ કલાઓની વાત કરે ને તો પોતા પોતા અમે ઘરમાં આવું કરીએ છીએ અને બહાર ગ્રહસ્થીઓમાં આવું કરીએ છીએ ઘરમાં જ આવી વાત કરે પોતા પોતા કહ્યું હોય ને અમારો ઘર જ છે એમને સગું ખૂંચે છે દાદા ખૂંચે છે આ પોતામાં ના જવાય ઉદય કરવાનું જવાનું દાદા સંસારમાં ભૂતું હોય અને ત્યાગી થવાની ઈચ્છા હોય તો કે ધણી થવા ના દે તરફ કેમ એમને સાથે ફરી સંસારી થઈ ગયો એ મજા માનશે આઈ મજા ભાઈ આઈ મજા આઈ મજા ભાઈ આઈ મુસલમાનો આવશે આવશે કરતા વાણીઓ આવી <laughs> મજામાં છે ચેડાઈ છે લોકો કઈક જમવા બેસે મન નહીં ફાવે અત્યારે ભૂખ લાગી બધી સંઘરાની મૂર્તા અને પોતાની માન્યતા બધો એમનો શું છે સંતરાય કર્મ એકલા જ ના રાખે કાલે વાર પાછા વિભાગ કહેવાય આપણે આ ભવિષ્ય ના ભાઈ અંતરાય કરું જાત જાતનો લઈને આવ્યા હું જાણું છું હું સમજુ છું તે અંતરાય પાછું મને ભેગા થાય છે એટલે એના માટે આપણે મનમાં કશું રાખવું નહીં જગત કર્માધીન છે કેવું છે કર્મા ઉતરવું ના ઉતરવું કેટલા કલાક થઈ ગયા છે અહીં બધું આવે તે જો આ પદો ગોઠવાય તે કઈ થશે કે સંસ્થાને પદે રહી થશે બ્રેક પડી ગયો તેમાં કઈ બે વર્ષથી બ્રેક આવી ગયો પદ આયા તો તે પણ આવ્યો બ્રેક આવી ગઈ આવી ફરી થાય પદ પદ જે ઘડી ગોઠવણી થાય તે કઈ યાદ હોય તે ઘડી કેવી હે વાત और चक्कर क्या है जात આવે આપણે કઈ ડુંગળી કાઢે પહેલી દરસ પેલી રાખી દઈએ કાળજી પહેરી આવે અગાધી પછી પછી ડુંગળી ઉગાડ મળે તો ચાલો પણ ચાલો ધંધોકાર આપણો साक्षात् प्रत्यक्ष परमजू પૂર્ણ જ્ઞાન આપીએ છીએ ઠંડક પાછળ રાગ બને ઠંડક થઈ જાય ચિંતા લાગે ને મારે ઊંધું છે ઠંડા હોય તો ગમે ઠંડક હોય ને બારી તો અહીંયા અહીંયા ગમે હા બારી ઉપરાંત તો અહીંયા નો ગમે ધ્યાન જ ના પડે અહીંયા નો આવે ધ્યાન થાય નહીં આક્રમણ થાય બધી સંસારમાં સંસારમાં જેને આક્રમણ થાય ને તો પછી આ ભાઈને શું થવાનું છે કારણ કે મોક્ષમાં જવાના એમને એમને કહું છું ઘણી જયારે દારો માઈને જ્ઞાન ગોઠવાય છે ને અહીંયા ત્યારે એમને કહું છું પણ હજુ કઈ બેસતું નથી એવું કઈ કે ઘણા તૂટી જાય સુધારવા જેટલું જોવું એટલું તૂટતા જાય પણ દાદા પહેલા કરતા અહીંથી ઘરે જતા બહુ વાર નહીં થતી ને સવારના સવારે પહોંચી જતી ને તે વખતે કઈ બોલતા નહીં હવે દસ વાગી જાય છે ને અહીંથી આરતી ને બધું પતાવે પછી દસ તો એ શું કરે બીજા ના કે છે બીજા શું કે બીજા લોકો બધા અગિયાર પહોંચતા હશે કેમ ચાલતો હશે સાડા દસ એવું કે બધા સારા કર્મ ના ઉદય જો કોના કર્મ ના ઉદય એમના તો ખરા પણ સારા એ ખરા એમને આક્રમણ થતી રહે એમના અને એનો બોલવા તને આક્રમણ થાય તો તારા અને એમના બોલવા એના બોલવા એમના બોલવા છતાં આપણને આક્રમણ ના થયું આપણે ઉદય નથી ભોગવે એની ભૂલ જે ભોગવે તેની ભૂલ મને બહુ નહીં બહુ ઇફેક્ટ નથી થતી ક્યારેક થાય છે ક્યારેક નથી થતી જાગ્યા છે ભોગવે છે નહીં આક્રમણ થાય તારું બોલે નહીં સવેરા તો બોલવાનું કઈ બોલે જ નહીં આપડે સમજી જવું કે આ બધું શું છે પૂરણ કરવાનું આપણે કોણ છે આપણે શું પુરાણ જ્ઞાન તો એટલે સુધી કે હું દાદા ને કાગળ નથી મોકલી છે પણ રસ્તો નથી નીકળતો એટલે એટલે પછી જેટલો જેટલો જ્યાં સુધી અહીંથી નીકળાય નહીં એવો રસ્તો નીકળે નહીં ત્યાં સુધી વેપાર કરી ખાવ રસ્તો જડે તો તો પછી ઈચ્છા તો બધા મોક્ષની મોક્ષની ઈચ્છા ખરી ને બધા મોક્ષની ઈચ્છા તો ખરી ને બધા પણ મૂળ વસ્તુ નથી એટલે બધું ઊંચા ઊંચા સત્સંગ કરીએ એટલી વાર એવું લાગે કે આ હાચું છે બધું પાછા ઓલા વમણમાં જઈએ એટલે પાછું આ બધું ભૂલાઈ જાય શિયાળો હોય છે ને એ સગડી પાસે બેસીએ તો શિયાળો બંધ થઈ જાય સગડી પાસે બેસીએ ને એટલો વખત શિયાળો અસર ના કરે ત્યાં એટલે કાયમ શિયાળો અસર ના કરે એવું જ્ઞાન હોય તાર શિયાળો અસર જ કરે જ્યાં સત્સંગ કરો તો શાંતિ તો થઈ જાય ત્યારે એ સાચું લાગે ત્યારે બધું એ સાચું લાગે લોકોને પરીક્ષા નથી બધે સત્સંગ કરે ને એ મન મનોરંજન થાય શું થાય મનોરંજન થાય મન ખુશ અને અહીં સત્સંગ કરે છે આત્મરંજન થાય શું થાય આત્મરંજન બધા મનથી વાત કરે છે આપણે અહીં આત્માથી વાત એટલે આત્મરંજન થાય ત્યારે દિલ કરે નહીં કરે સંતોષ થાય સમાધાન થાય દોષનો દરવાજો મળે શું નામ નામ પર બધા વેપાર કર્યા બધા પેલા પચીસ વર્ષ છઠ્ઠો કર્યો બધો છઠ્ઠો કર્યો પેલા છઠ્ઠો બીજા નંબર નામ વેપાર પટ્ટો કર્યો બીજા નામે વેપાર વેપાર કર્યો તમારે ભૂતના નામે શું નામ ગોથા ખાઈ માટે કઈ કર્યું નથી ગોથા ખાઈ છે એમાં ગોથા ખાઈ નથી ભૂત કોણ છે તે જાણી નથી ના એ તો બોલવામાં બધું જાણી શકો પણ આચરણમાં નથી અનુભવમાં નથી બોલવામાં બધું જાય છે અનુભવમાં ને આચરણમાં કઈ નથી બોલવામાં જાણે અનુભવમાં આવતા બોલવામાં શુદ્ધાત્મા છે બોલવામાં શું થયા એનો અર્થ શું સાધુ આચાર્ય શુદ્ધાત્મા બોલો સર મારે કેવું પડશે મેં ભાઈ શુદ્ધ મારા થયા છો કે એમને દાખા કર્યા પ્રશ્ન કર્યા એમને એમ સર કે શું કરીએ શુદ્ધ કથી થવાય શુદ્ધ થવું એનું નથી ને શુદ્ધ થાય એટલે સંકિત થાય હે સંકિત થાય એટલે ચિંતા જતી રહે ચિંતા થાય નહીં સંકિત થાય અત્યારે તો શુભ અશુભ માં ચાલે છે અત્યારે શુભ અશુભ એ છે આ શુભ ના વધારે શુભ કરે છે લગભગ અશુભ જ થાય વધારે તો અશુભ વધારે વધારે અશુભ થાય પછી પાછું જેનો અર્થ છે વેપાર કરીએ કોર્ટનો વેપાર કરીએ ખોટનો વેપાર તો છે વેપાર તો ખોટનો જ છે ખોટનો કેમ ચાલે દૂધનો વેપાર કરીએ છીએ બધા દસ ટકા ભૂલ થાય વીસ ટકા ભૂલ થાય પણ વેપાર વધારે થઈ જાય ધ્યાન કયું વધારે વર્તે છે આર્થિક ધ્યાન કે રોગે ધ્યાન કે ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન નહીં ધર્મ ધ્યાન ખરો ઓછું પણ આર્થ ધ્યાન વધારે ધર્મ ધ્યાન ઓછું પણ આર્થ ધ્યાન વધારે ધર્મ ધ્યાન ખરું ખરું ખરું ઓછું થોડું ઘણું જ્યારે વાંચીએ છીએ જ્યારે વાંચીએ છીએ ત્યારે જીવ ઠરી જાય છે કે વાંચન થાય એવું ત્યારે જીવ ઠરી જાય પણ તે ભૂકા પછી પછી અસર નહીં જાય ઉભા ના થાય જોકે વાંચન કરવું એને ભગવાને ધર્મ ધ્યાન કર્યું નથી ધર્મ ધ્યાન તો સમજીને વાંચેલું હોય તો બરાબર સમજીને વાંચેલું આ વાંચન થવાથી એકાગ્રતા થાય તો પેલું રોગ તેને આત્મધ્યાન બંધ થઈ જાય પણ ધર્મ ધ્યાન નો ફાયદો ના મળે બરાબર પેલું રૌદ્ર ધ્યાન ને આથી તેની ખોટ ના જાય ખોટ ના સમજીને ગાય તો કામ થાય સમજ્યા ગાય ગા કરીએ એનો જો પણ છતાંય નુકસાન નથી ભગવાનનું જે કોઈ શાસ્ત્ર હોય કે વાંચીએ તો એટલો ટાઈમ ગયો આતે ધ્યાન રૌદ્ર ધ્યાન તૈયાર થયા રસ પડતી નથી પણ બહુ પડે છે બહુ પ્રત્યક્ષ જ્ઞાની જ રસ પડે પ્રત્યક્ષ જ્ઞાની ની વાણી કહેવાય એટલે રસ પડે ઠંડક થાય એમને કહ્યું છે કે અમને નિર્મોજલ પણ ઘણું ઘણા પ્રકારે વર્તે છે નિર્મોજલ પણ એવું તમને વર્તતું નથી જોયું તમને નિર્મોજન પણ ઘણા પ્રકારે વર્તો લખ્યું છે ને ચાર ચાર શબ્દો લખ્યા કયા ગયા દેખાડું પુસ્તક ના થાય એટલે જાણો કે ભગવાનનો માર્ગ પામે આપણે હાજી મુજામણ બંધ થઈ જાય હાજી એટલે જાણવું કે ભગવાન ના માર્ગ સામે તમને તો બોજા પણ થતી નહીં તમને જે થાય છે ને એ તો ખાલી ધૂળ ઉડે છે ને તો કોઈ માણસ જમવા બધા બેઠા હોય ને તેમાં કોઈ કોઈ ધૂળ ઉડાતો હોય ને તો કેટલાક કેટલાકને જમવાનું ના ફાવે તે અને કેટલાક ટેસ્ટ જમે કેટલાક ના ફાવે કેટલાક ટેસ્ટ જમે એ પાતળા સ્વભાવ ઉપર આધાર રાખે કેવું આજુબાજુ સ્વર્ગવા થાય દુનિયા ઉડતી પણ પણ અમને અસર ના થાય તમારે બે જરૂર હશે કે સમજાવવા માટે કે ઉકેલ ના આવે ત્યાં ઉકેલ ના પૂજાયા જ કરે ત્યાં સુધી અંગ્રેજી સ્ટડી કર્યો છે ચાર ઇન્દ્રિય હે ચાર તફાવત કે છે અમને એ થતું નથી કે મુજામાં નિર્મુજન કરું રોજ એવા છો હા લગભગ હે રોજ એવા સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે એ જ્ઞાનની બિન પ્રતિબિંબ આ આત્માને વિશેષતા થતી જાય છે હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અને છે તો નહીં જાય મોક્ષની આપણને કંઈ જરૂર નથી નિશંકપણાની નિર્ભયપણાની નિર્મૂજનપણાની અને નિષ્ફળપણાની જરૂર છે નિર્ધનપણાની નિર્ભયપણાની નિર્મૂજનપણાની અને નિષ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણા કાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે આ પૂર્ણ થયું નથી નિર્ભજન બોલું મજામાં થાય છે કે શું કે છે થઈ જશે પણ થઈ જશે નિશંકપણું કેવું નિર્ભયપણાની અને નિષ્ફળપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જાય આ ચાર ની જરૂર મોક્ષ ચાર ની જરૂર બરાબર ને તો આપડે તો સર્વ વિશે થઈ ગયા તમારે ઘણા વિશે તમારે સર્વ વિશે થઈ ગયા સર્વ નિશંક નિશંક સંપૂર્ણ થઈ ગયા નિર્ભય સંપૂર્ણ થઈ ગયા પછી આ રહી નિકાલી ભાવની છે શું છે નિકાલી ભાવ નિકાલી ભાવ નિકાલી ભાવ સ્વભાવ પોતાના સ્વરૂપે નથી નિકાલી ભાવે એ સુહા ના કહેવાય સુહા વસ્તુ જુદી છે સુહા તો લાલચ ના માટે લોકોની પાસે ફરે એને સુહા કહેવાય લાલચ ની માટે લોકોની પાસે ફરે પોતાની લાલચ માટે એને સુહા કહેવાય આને સુહા આપણને મને મને બધી ખાવાની ઈચ્છા થાય એને સુહા કહેવાય ગજબ ખાન ઈચ્છા થઈ એને સુરા કે સુરા તો જેને લાલચ ને માટે પાછળ એ લોકો પાસે થતા નથી હે શ્રીમંત હોય ત્યારે પાછળ નહીં પાછળ ફરનારો પેલો શ્રીમંત છે માણસ વિશ્વહી નથી એવું સમજી જાય પણ આ તો શ્રીમંત સમજી જાય તમને કવિરાજ છે નહીં જોડે પાછળ ભૂલતા નથી એનું નિસંગ પણ થઈ ગયું આ જગતમાં નિસંગ કોઈ થયેલો નહીં કોઈ માણસ નિસંગ થયેલો નહીં નિસંગ થઈ જાય નિસંગ શેમાં નિસંગા નિસંગ પણ કરવાનું છે પોતાના સારું મારી બાબતમાં હાથમાં આવવા કહેવાય આત્મા આવો છે આત્મા છે કે તેવો છે કે તે શંકા કોઈને જાય નહીં જૈન કોઈ સાધુ મારા આચાર્ય નહીં હોય આત્મા બાબત મિશન આત્મા બાબત મિશન આત્મા સંબંધે શંકા કોઈને જાય નહીં એ છે કેવળ નિશાની શંકા પણ તો જ્ઞાન આપીએ છીએ તે નિસંગ થાય છે નિસંગ થયો તેને સહાયક સંકેત કે છે ભગવાન શું કહ્યું નિસંગ થયો તેને કારણા સંબંધી શંકા ગઈ એને ભગવાને સહાયક સંકેત કહ્યું અને જેને આત્મા સંકેત થયેલું છે પણ ઉક્ષમ સંકેત થયેલું છે સહયોગ સમય થયેલું છે પણ આત્મા કેવો હશે એનું વિકલ્પ થયા કરે આવો હશે આવો હશે ત્યાં સુધી સંકિત સમ્યક સમો છે શું છે સમ્યક સમો ત્યાં સુધી પેલું સંકિત આ સમ્યક સમ્યક સમો જાય ને ત્યાં સુધી નિશંકપણું ઉત્પન્ન થાય અને નિશંક પણ ઉત્પન્ન થયું એટલે પછી પૂરું થઈ ગયું રામાયણ આખું પૂરું થઈ ગયું રામાયણ પૂરા થઈ ગયા રામાયણ પૂરું સીતા પૂરી થઈ ગઈ દશરથ દશરથ બધું પૂરું થઈ ગયું બધું બધો ખેલ થઈ ગયો ખલાસ અને આત્માનું લક્ષ બેઠું અલગ નિરંજન છે કેવું છે આત્મા કેવો છે લક્ષમાં ના આવે કોઈ પણ પ્રકારે લક્ષ ક્યારે આવે એનું શંકા જાય તારે લક્ષ બે બે તો અમે આ જ્ઞાન તમને આપીએ છીએ એ શંકા જતી રહે છે એટલે લક્ષ દહી જાય ચોખ્ખો આત્મા આપીએ છીએ નિર્ભેળ આત્મા આપીએ છીએ હા અને આ જગતમાં બધે બધી દુકાનોમાં ભેળ વાળો આત્મા વેચાય ભેળ વાળો ભેળ ભેળ ભેળ બજારમાં શું ભાવ લે છે ભેળ દસ રૂપિયા કિલો પડીકાના કિલો કિલો કિલો હા તો દસ રૂપિયા કિલો નો આત્મા થઈ ગયો છે ભેળ વાળો ل بی جائے گی જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ શું કે છે પુસ્તક કઈ જ્ઞાન આપે નહી નહીં કપોર કઈ જ્ઞાની જ્ઞાન આપે કે શું કે કઈ નહીં <laughs> પુસ્તક લાખ આવતા તું માથા કોઈ પુસ્તક પુસ્તક પુસ્તક ને તું તું પુસ્તક શું કહ્યું બરાબર પુસ્તકો વાંચીને શું થાય ચોપડી ના થઈ જાય ચોપડી થઈ જાય પુસ્તકો વાંચીને ચોપડી થઈ જાય અનંત પુસ્તકો વાંચતા આવ્યા છે આખા પુસ્તકમાં એક જ રસ્તો લખી સજીવન મૂર્તિ જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે એમ અમારું હૃદય શું કે સજીવન મૂર્તિ વગર કઈ પણ કરવું બંધન છે કે સજીવન મૂર્તિ નો અર્થ જ બેઠો નથી સજીવન મૂર્તિ પ્રત્યેક વાક્ય દેખાય વાણી સંભળાય આપણને ટડકાવે કે તમને ભૂલ હોય દેખાડે પ્રત્યક્ષ સદગુરુ હે પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યક્ષ સદગુરુ હા એટલે પ્રત્યક્ષ સજીવન મૂર્તિ ભગવાને કહ્યું તેથી તો ભગવાને મહાવીર કૃપાલદેવે કહ્યું કે મહાવીર ગયા આવે આ પ્રત્યક્ષ તમે મહાવીર છે આવો અહીંયા આગળ લોક છે વાણિયાના વાણિયાનો છોકરો આવું બોલે છે ગયા માથા એ કહે અમારે ગયા પછી માથા <laughs> પોતે ચિત્રપટ કે છે છે અને કે બીજું કાંઈ શોધ માં અને સદપુરુષ ને મળે તો એના પછી મોક્ષ ના પડે મારી પાસે ગેરંટી આપે શું કરે ગેરંટી આપે હવે ગેરંટી આપે એટલે આપણે તપાસ કરવું કે સત્પુરુષ નો ખોળવો રહે આ ગોમ ના હોય બીજા ગોમ બીજા ગોમ અને એમને લખ્યું છે કે સત્પુરુષ તમને મળી રહેશે કે જો ઈચ્છા છે એને મળી રહેશે માટે ઈચ્છા તો ભાવના તો કરજો ભાવના ભાવના કરતા જીવન દર્શન કે ભાવ દર્શન સજીવન જ છે ને કે સજીવન કેવી રીતે મારી સજીવન મતલબ ઘણા તારે અમને કેવી રીતે સજીવન કરવાનું એટલે લોક હસાઈ બરાબર એક નાની પુરુષ છે એની વાણી માત્ર કેટલી ઠંડક થાય પણ સાથે ચંદ્ર લીધી પાડી પછી જો તને મોક્ષ ના ભાગ મારી પણ દેવા આવે છે હું માફ ના કરી ખોર કે એમને કહ્યું કે પચાસ વર્ષ પછી થવાના છે એવું કહ્યું પણ તપાસ એ કરતું તપાસ કરે તો એ લોકોને શું મનમાં ભ્રમ થઈ ગયો છે કે આ સજીવન સજીવન જ છે એવું કઈ કરે છે ચિત્રપટ ને સજીવન મૂર્તિ મને ચિત્રપટ ને સજીવન મૂર્તિ કૃપાદેવ સજીવન ના એ તો એવું છે એ અવલંબન કઈ લીધું લોકો કઈ કાચી કાશીમાં આવ્યા નથી આવું આવું બાળકો નથી પણ એમને શું કહ્યું તો સૌભાગ્યભાઈ ને સૌભાગ્ય મોટા થયા તારે કહે કે આવામાં દઈએ છીએ તારે કહે છે કે મને તમારા વગર શું કરે કે અમે પ્રત્યક્ષ છે માનજો કે શું કહે છે પ્રત્યક્ષ છે માનીને તમે તમારે કરી દેશો તો કે આ લોકો લેવી દેવી કોના આધારે અહીં ગીતા હોય તો પ્રત્યક્ષ હતા એટલે પ્રત્યક્ષ થવા બેઠા મારે પરમાણુ મોકલી શકે પરમાણુ મોકલી શકે હોય નહીં તો શું કરે એમને પોતે કરે નહીં કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ રોકે સ્વચ્છંદ રોકે તો અવશ્ય મોક્ષ પામે કે અને સ્વચ્છંદ રોકે નહીં પોતાની સમજાણે વાત વાત કરે અને દર્શન કરી કરે ને સમજાણે પોતાની સમજાણે માનમાન કરે પછી ચિંતા સ્થિર જાય કપાળ દેવ શું કરે બિચારા પછી શાંતિલાલ ચિંતા ના જાય ને પોતાની સમજણ કરે ચિંતા ના જાય ને સમજાવવા ચિંતા ન પોતાની હોય તો કોઈ ઉકેલ એટલે બધું કથનમાં આવી ગયું બધું શું થયું પણ માથે ગુરુ અગર ગુરુ ના મળે જ્ઞાની ના મળે તો ગુરુ એ પણ જોઈએ ગુરુ એટલે ખાસ આપણને વળે એવો અને જે વળે છતાં આપણે એનું માન ના તોડીએ એવો ગુરુ જોઈએ કેવું વળે છતાં માન ના તોડીએ આપણે માન ના તોડે એવો ગુરુ કહેતા હતા ને ભાઈ શાંતિલાલ એ મને દાદા પેલા મળ્યા હતા એમને માન તૂટતું હતું એમને વણભાઈ માન નતું તૂટતું ને ઠપકો બધા માન નતું તૂટતું ને એમના તરફ એ ગુરુ કહેવાય કેવું કેવું માથે એકદમ જોઈએ નહીં તો માણસ પસંદ વિહાર કર્યા કરે વિલો મૂક્યો આ પતંગ ના દોર છોડી દે પછી પતંગ નથી રહેતા થાય હા તે પતંગ ના દોર છોડ્યા જેવું છે જ્યાં સુધી આત્મા હાથમાં આવ્યો નથી ત્યાં સુધી પતંગ નો દોર છૂટો છે પછી શું ભરાય લાખ અવતાર માથા ફોડી કરે તો કશું ભરે આ લાખ અવતાર પુસ્તક વાંચે તો કશું ભરે નહીં ધર્મ ધ્યાન થાય નહીં શું કહ્યું ધર્મ ધ્યાન તો ભગવાને કોને કહ્યું છે તેને કહ્યું છે કહું આ વાંચવાથી ફાયદો શું કે ભાઈ રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન ના થાય અને મહી સાતા વર્તે મહી સાતા વર્તે કે સાતા વર્તે એટલે રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન ના થાય એટલો નફો થયો ખોટ જતી થઈ તે બંધ રહી બરાબર ને પણ ધર્મ ધ્યાન ના થાય ધર્મ ધ્યાન તો કરે શું નામ ભાઈ નું કહ્યું લવચંદભાઈ લવચંદભાઈ લવચંદભાઈ હમણાં લવચંદભાઈ ને કોઈ ગારો વળતો હોય ને અપમાન કરે ધર્માણ વચ્ચે તે વખતે ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય તારે ભગવાને કહ્યું કે ધર્મ ધ્યાન કહ્યું અધર્મ થઈ રહ્યો હોય તે આપણને ધર્મ ધ્યાન થાય ત્યારે એનું ધર્મ ધ્યાન ભગવાન રહેલું ગાળ બોલતા ભગવાને શીખવાડ્યું કે ગાળ દેનારો નિમિત્ત છે કર્મનો ઉદય તારો છે શું કે ઉદય છે તેના નિમિત્તે એકલો નિમિત્ત છે પણ ઉદય સારો છે ભોગવટો તારો છે કે છે માટે આ ઉદય મારો છે એમ માની અને ક્ષમાશીલ રે કે શું કે છે એનો દોષ નથી આ એમ માની ક્ષમાશીલ એના તમે ક્ષમા રાખ અરે એવું રહી શકે છે કઈ બહુ ના ના રહી શકે નહીં એટલે એને ધર્મ ધ્યાન ગણાતું નથી ધર્મ ધ્યાન કોને ગણાય ભગવાનની આજ્ઞામાં રહે શું ક્ષમાશીલ રહેવું જોઈએ એના તરફથી ગજરું કાપે તો એક સમાજ રહેવું છે ગાળ પડે તો એક સમાજ રહેવું આપણું ઘર બહાર કરે તો એક સમાજ રહેવું પડે તારે કારણ હૃદય આપણો છે એમાં એ તો લિમિટ છે તારો એવું લક્ષણ થી અંદર પડી તમે પણ છતાં તે વખતે આવો કઢાય આવે છે કઢાય ઉભા થાય છે કે જ્ઞાન હાથે નથી એવા થતી ને આપણે બધા કચાય ઉભા થયા કચાય ઉભા થાય તો જ્ઞાન હાજર થાય નહીં કારણ કે જ્ઞાન જ્ઞાની નું આપેલું હોય તો જ હાજર થાય નહીં હાજર થાય નહીં કેવું બરાબર પોતાનું વાંચેલું જ્ઞાન હાજર થાય નહીં જ્ઞાન જ્ઞાની નું આપેલું હોય તો જ હાજર થાય કારણ કે વચન વચનબળ હોય છે જ્ઞાની ના એટલે વચન બળ એનો હાજર થઈ જાય પ્રત્યેક શબ્દ એનો હાજર થઈ જાય અને હાજર થઈને બતાવે કસાય પુસ્તકમાં બધા આચાર્ય બાળક બધા વાંચેલું છે પણ શિક્ષક ભણતર ઉભી થાય છે ભૂલી જાય સંકેત ના થાય ત્યાં સુધી આધીન જીવો છે ના આધીન છે ને કસાય ના આધીને ભટક ભટક ભટક ભટક ભટક આ પુસ્તક વાંધે છે કસાય ના આધીન કેવું સંકેત ના આધીન નહીં કઠાય ના આધીન કેવું કયો કઠાય છે સાહેબ તાકે રાગ કઠાય છે તાકે કયો રાગ તાકે પ્રશસ્ત રાગ કઠાય છે સમજે ને એમ થયા પછી પ્રશસ્ત રાગ કહેવાય નહીં તો હમરી છે બરાબર શું બહુ ગુસ્સામાં આવી જાય ને અને પુસ્તક ઉપર જરા વટ ગયા હોય ભગવાન શું કહ્યું તો પ્રશસ્ત રાગ છે મૂળ વસ્તુ ભગવાને કહ્યું આવો અમે કરુણા સાગર થયા છે અમે અચિંત ચિંતામય થયા છે અમે મહાવીર થયા છે તો કોઈ ગયું લોકો આમ શું લગલગ કર્યા કરે છે બોલબોલ કરે છે આપણે આપણું લાગે છે હવે બોલબોલ કરે છે ઠીક છે અરે દોઢાયો લોકો જ્ઞાની વાત કોલ કરે આપણે ના કરતો બરોબર નથી મારે બરોબર બોલો છે મારે બરોબર આવી બોલાય કે જ્ઞાની